તમારે જે મારી ખબર છે બીજા છે કે નહીં મને મારી ખબર છે બીજા ખબર હા માટે નહીં પચાસ હજાર <laughs> હોય એ તણાવ ભાઈ હમણાં તો હું છું ચિંતા ના અને સરસ સરસ ચાલે આ બાવા જેવું નહીં નાખી નાખી એવો વિચારે સંસાર નાખી નાખી દરેક ભાઈ ના ગયો એનો મોત થતો શું થાય આપણે રહેવાનું એનું શું થાય આપણે ભાઈ છોડી નાહી રહે એનો થતો That takes examination results and you will get ah, very God wants છોકરો હમો થતો હોય એમાં આપ્યું ભરી પડે એથી ભરી ગયા એટલે મોટી જ ગયો ત્યાગ ખોટો છે ના ત્યાગ કસરત છે તે બરોબર છે કસરત એટલે કઈ કસરત ના હોય એવું ના કહેવાય કે મોટું જાણ કસરત ત્યાં તો મનોબળ વધારેલું કસરત છે શું છે મનોબળ હા ભોજન નથી ત્યાં આગળ ત્યાં આગળ બધું મજબૂત થાય વધારે પાસે વધારે નથી કોઈ નથી પ્રકૃતિ એક જરાય મુક્ત થયો હિન્દુસ્તાની સમાધિ એક મોટી સમાધિ હિન્દુસ્તાની કોઈ સમાધિ સાચી થઈ નથી બધી સમાધિ ખોટી સમાધિ થઈ સમાધિ કોણ ન સંપૂર્ણ જાગૃત હોય સંપૂર્ણ જાગૃત અને વાતચીત કરતા ખાતા પીતા સમાધિ એનું સમાધિ સમાધિ છે એ બાબત આ બાબત આ હિન્દુસ્તાન માને લાલચી લોકો જ્યાં લાયક માન્યા હોય એવું દેખાય એવા ભગવાન ભગવાન ખોરાઈ બાપજી ને સમાધિ થઈ ગઈ શું આપણે જાગતા જોજો ને તમારી થઈ ગયા જરા એની હાથે ખબર પડી જાય કેટલી તમારી થઈ અક્કલ અને ફેન મળે તમે ફેણી અને એ ફેણી <laughs> मीनिंगलेस ના છે આપણે સમજાવી સાચું કહેતા નથી એટલે સાચું બોલ છે નહીં સારું થયા છતાં પણ એક બોલ ઉપકારી નથી એવું નથી સમાજને પકડી રાખતો કે ચીજ પકડી શું કહ્યું દીપ ના સારું તો એમાં જે નહીં થતો ગોળ સમાજે એને ગોલ માન્યો છે લોકોએ ગોલ મનાવ્યો છે આપ સમજ ના આવે ને તમને સમજ ના આવી સમાધિ આ લોકો સમાધિ થઈ ગઈ વાહ સમાધિ થતી છે સમાધિ છે ને સમાધિ નો અર્થ શું આદિ વ્યાધિ ઉપાધિ એટલે જાગૃતિમાં સમાધિ રે એનું સમાધિ કોઈ ધરો મારતો હોય ગાળો ઉઠતો હોય જેલની હાથકડી લઈને આવ્યો હોય તો સમાધિ થાય તમને સમાધિ તમે દર સમાધિ વ્યાખ્યા તમે સમાધિ બાવાવાળી સમાધિ કહેવાય લોકો અંતારે જોવા સમાધિ થઈ ગઈ એને હું કહેવાય પેલો ઊંઘી ગયો પથારીમાં અને આ દાસ તો ઊંઘી ગયો છે વર્લ્ડમાં તારું ખરેખર વર્લ્ડ શું છે કોઈ બનાવ્યા બને કેવી રીતે સારી વાત ચાલુ રાખી આપે કે ભગવાને બનાવ્યું એ અમે એક્સેપ્ટ કરીએ તો કઈ સાર બનાવી મને શું કે એવું તો મન પકડે તો ના આવે મને શીખવા પડે કઈ સારું હું તો એટલું જોઉં છું કાંઈ છે કરી એટલું નહીં કઈ ચાલી રાત જવા સમજાય તો બનાવ્યું એની બિગિનિંગ થઈ કે ના થઈ બનાવ્યું છે છે જેની તમે બનાવની વચ્ચે ક્યાં તમે અનાધિકાર ખર્ચો હવે નથી મળ્યો તો પછી છે આપણે કહીએ છીએ ભગવાને આ દુનિયા બનાવી એટલે લોજિકલ જે વાત છે એ તો ફરી જ રહે છે લાકડી તો ભગવાને કોને બનાવ્યો છે લોજિકલી કોઈ પણ વસ્તુ બનાવનાર હોય ત્યારે બનાવવા હોવો જ જોઈએ એવો નિયમ છે લોજિકલી શું કહે એટલે ભગવાન ક્રિએટર છે વાત સમજ આવી નથી creator the world is the father is હું જોઈ બોલું છું the world is the father God has not present this world at all. Only scientific કયા કયા કયા તમને મને સંજોગ ભેગો કર્યો અને તમે કેવા લક્ષ્ય જાણતા હતા કઈ સ્પેસ સ્પેસ મારી વાત ચાલુ છે તમને આનંદ થઈ ગઈ છે આનંદ નહીં થયું છે કઈ ટાઈમે આનંદ થયું છે તે સંજોગો ટાઈમ કેટલા સંજોગો ભેગા થાય અને લઈ તો તમે આવ્યા હોય તમે જે તો વળગ ગયા શું કહું તમે આ સંજોગો કામ કરી રહી છે આ બધી શું સંજોગો કામ કર્યું છતાં પદર ઈશ્વર સંજોગો દેખાતું કારણ છે શું છે મૂળ કારણ નથી દેખાતું કારણ દેખાતું કારણ તમે સંજોગો ભેગા થયા હતા આખું કાર્ય થયું શું મૂળ કારણ નથી પણ દેખાતું કારણ કારણની જરૂર છે હવે વિધિ પદર ઈશ્વર બદલ છે થયું છે એટલે જીવ માત્ર દરેક માણસ ગર્વ થયા કરે શાંતિલાલ જે રીતે ઉકલે તે રીતે સોલ્વ કરીએ જે રીતે ઉકલે એ રીતે સોલ્વ કરીએ ના થાય તો એને શું કહ્યું ના તો ટાઈમ નહીં ખબર તરુ તમારી કોઈ બદલ સ્વર રહેશે અને આખું જગત આ પઝલ ને સોલ્વ કરે નહીં ત્યાં સુધી સંત હોય સાધુ હોય આચાર્ય હોય ગાડી બધી હોય બધા પંદર રિઝલ્ટ થઈ ગયા છે છતાં ચાલે છે આગળ પાસે ત્યાં દેખતો હશે તે રાજા કરે બે વાંચવા બે ચાલ લાગે મેં તેના વધારે ફરી એટલે વાત સમજવાની છે અરે વાણી આપે વજન વાણી ના હોય ત્યારે આપણે ખ્યાલ આવે વજન એટલે જેમાં કોઈ જ ન હોય નમસ્કાર ના હોય કોઈને તિરસ્કાર ના હોય આપણે કાકા મગનભાઈ ચાલી ગયા મગનભાઈ કાકા વાંચી કાલે કાલે ફોન કર્યો હતો એમનો ફોન નહીં લાગેલો એટલે રાજા સાહેબ વડો તો આપણી ઇન્દિરા છે પૂન વગર થઈ જાય શું કરું પુણ્ય કામ કરી આવડત કામ કરી કોણ હા આવડત કરનાર ગુમાસ્તા હોય આવડત વાળો દાદા કહ્યું ને કે હું જોઈને જોઈને બોલું છું હવે ડોક્ટર નું કેવું છે જોઈને બોલું છું એટલે શું એનો એનો અર્થ એનો શું થાય આ કેવી રીતે ચાલે છે મને દેખાયા કરે આ જગત કેવી કોણ ચલાવે છે દેખાય કરે શું કરું આ તમે તારું કોણ ચલાવે છે ખબર નથી કોણ ચલાવે ખબર નથી કોણ ચલાવે કહું છું મેં કર્યું આ મેં કહું છું એ ડ્રામેટિક બોલો છે કે ઇગોઇઝમ સાથે બોલો છો અને આ જે પ્રવીણ પીપલ છે ને એ ડ્રામેટિક બોલ છે તમે જે બોલો છો એને બોલવું પડતા બેઠા બેઠા એની ફળ શું કઈ વાતચીત કરજો અરે જે કઈ મમ્મી મદદ દાદાને જો વાતચીત વાતચીત કરજો કેટલા ટાઈમ છે મુકાબા છે અડધો પોણો કલાક રોકાશે એમ ટાઈમ મળશે આપણે રાત્રે સુઈ ગયા ભાઈએ અને પછી કોઈ બાળું ભરાવે તો આપણે બે વાગે રાતે એટલે કોણ છે તારે રાતે બે વાગે હું હું એટલે કોણ વાત કે ને એવું ના કહીએ આપણે હું તો બધા કે હું એટલે કોણ હું ભાવો ભાવો બેઠા કોણ ગયો ભાવો છે તારે હું ભાવો શંકર દાસ આવ્યો એ રીતે શું તારું નામ છે રાજેન્દ્ર રાજેન્દ્ર રાજેન્દ્ર રાજેન્દ્ર રાજેન્દ્ર રાજેન્દ્ર પેલા બાબા ના પપ્પા નહીં બાબા ના પપ્પા ની શું કે બાબુ ધરી નહીં શું હાચું એટલે આ મંગળદાસ એ થતે જ્યાં સુધી એ નામથી એવું ઓળખે છે ત્યાંથી મંગળદાસ છે શું કહ્યું અને પોતા જાણે છે હું મંગળદાસ છું એ પોતે શું છે હું મંગળદાસ છું ત્યાં સુધી એ મંગળદાસ છે બાવો ક્રિયા ક્રિયાના બાવો કહેવાય અને મૂળ તો હું છે હું તો હું ખોટું નથી હું બીજી કઈ વપરાયું છે તે ખોટું એટલે હું રાજેન્દ્ર છું ને તે હું રાજેન્દ્ર છું રાજેન્દ્ર તારું નામ છે તું ખરેખર રાજેન્દ્ર ખરેખર રાજેન્દ્ર એનું નામ રાજેન્દ્ર એટલે લોકોએ ચાલુ ના પાડ્યું બધું ઓળખવા માટે ચાલુ છે એને તે માની લીધું કે હું દ્વારજેન્દ્ર છું એ પહેલું બ્લન્ડર થયું આ શું થયું પહેલું બ્લન્ડર અને એનું નામ આરોપી જ્યાં પોતે નથી જુનાગઢ મારું નામ છે માય રે રીત રાજેન્દ્ર બોલું એનો અર્થ એટલો થાય કે તું જુદો અને નામ જુદો ના થાય માલિક માલિક કેમ લાગે હા એટલે આ જે મારું નામ રાજેન્દ્ર બોલે છે અને હું રાજેન્દ્ર છું એ બોલે છે એ ગોય કે રીતે હું અને તું જે છું જે છું એ મૂળ તરફે હું છું તો ચેતન છું એમ કહું તો ખબર નથી અને શુદ્ધ ચેતન એ શિવ છે અને એ જ પરમાત્મા છે શું છે ને એને એ જ આત્મા છે શુદ્ધ ચેતન એ આત્મા છે અને તે જ પરમાત્મા પણ ક્યારે આત્મામાં તમે આવો અને બીજું બધું બહાર જાય રે બધા આત્મા પરમાત્મા તમે જુદા જુદા કેમ કે પરમાત્મા ચાલો આ બધી ગુના ડગરીઓ હશે પાંચ દાદા તોલાની પાંચ તોલાની એ જુદી જુદી બધા હોય તો આ લગડીઓ કહેવાય સોનાની વાળો સોનું કહેવાય ના કહેવાય એવા બધું આખું જુદી છે વ્યવહારમાં પડી છે ત્યાં બધી રીતે છૂટા વામ એક જ છે સ્વભાવમાં પણ છૂટા પણ છૂટતું નથી જ્યાં પણ મુક્ત બધા છૂટા પણ નથી કારણ કે અનંત આત્મા છે અને તે સ્વાભાવિક રીતે છે કોઈ કોઈ મિક્સર નથી આ આ મિક્સર નથી સહયોગી વસ્તુ નહીં આ સહયોગી હોય તે છૂટી પાડી શકાય પાડી શકાય ના પડે આ વિધિનો સહયોગ થયો તાંબાનો ગુનાનો એ છૂટું પાડી શકે ના ભાઈ હે ફરી શુદ્ધ ગુનું કરાય છે ને શકાય કરી શકાય એ જન્મી હે આત્મા અનાત્મા બધી છ ચીજોનો સંયોગ થયેલો તમને નાની ગુપ્તા જુદું પાડી આત્મા જુદો ભાઈ આ જુદું પાડી આત્મા છૂટો થયો અને શ્રદ્ધા બેઠી પ્રતિથી તમને બેઠી ગઈ હું આત્મા છું અને હું આ રાજ્ય ન હોય વ્યવહારિક રીતે બરોબર છે ખરી રીતે હું આત્મા ન હોય હું આ રાજ્ય હોય ત્યાંથી એ આત્મા થયો કહેવાય અને જયારે આ સંસાર બધો પતી જાય નિવડ આવી જાય પરમાત્મા થાય શું એનો જ આત્મા એનો એ જીવ છે એનો એ શિવ છે શું કહ્યું જ્યાં સુધી સંસારની ઈચ્છાઓ છે ભૌતિક જે ઈચ્છાઓ છે જ્યાં ભૌતિકમાં જાતે આક્ષેપ છે ભૌતિકમાં સુખ એમ માને છે ત્યાં સુધી જીવ છે જીવાત્મા અને આમાં આમાં સુખ છે નહીં મારા સ્વભાવ બહુ સારું સુખ છે અનંત સુખ નું ધામ પોતે છે સ્વાભાવિક સુખ છે આ જે સુખ બહાર દેખાય છે ને તે એમાંથી કાઢીને આરોપ કરેલું છે સુખ છે આરોપ આ દરેલી સારી છે બહુ સરસ લાગે છે તમે આરોપ કરો તો જ સારી લાગે અંકે લાગે ના ભાવ તે બને કારણ કે આરોપ કર્યો એમાં સુખ નથી નહીં લાગે વચ્ચે પ્રશ્ન પૂછતા જ એમનો પ્રશ્ન છે બધા એમ કે છે કે આત્મજ્ઞાન મેળવવું હોય તો ગુરુની જરૂર પડે ગુરુ વગર આત્મજ્ઞાન ના થાય તો ખરેખર ગુરુ કરવા જોઈએ આત્મજ્ઞાન મેળવવા ગુરુ ગુરુ જરૂર પડે ખરી જ્ઞાન માટે ગુરુ નહીં ગુરુ ગુરુ ગુરુ ગુરુને તો ગુરુ એટલે ફોલો કરવા માટે જોઈએ હવે જે અત્યારે છે છીએ ને આગળ આગળ ચાલતો હોય સાઈડ રસ્તા આવે તો એ ભાઈ ફોડ પાડી એટલે કે હાર ચાલો શું બધું આત્મજ્ઞાન માટે જ્ઞાની પુરુષ બીજી કોઈ બીજા ચાલે છે ને આત્મજ્ઞાન માટે કારણ કે આત્મજ્ઞાન કોઈ કોઈ હોતું જ અને ગુરુ તો આપણે અહીંથી સ્કૂલમાં ભણવા જઈએ ને ત્યાંથી ગુરુની શરૂઆત થાય છે તે થોડું અધ્યાત્મના ભારા સુધી ગુરુ લઈ જાય એ અંદર કે પેસા દેતું કારણ ગુરુ જ અધ્યાત્મ ખોટા એ હું બારંવાર એટલે અધ્યાત્મ બારા સુધી લઈ જાય એના આત્મા થવા માટે જ્ઞાની પુરુષ હોવા જોઈએ અને જ્ઞાની એટલે મુક્ત હોવા જોઈએ કેવો મુક્ત સંપૂર્ણ પ્રકારે મુક્ત હોવા જોઈએ એટલે અમે ગાળો પાડીએ માર મારીએ તો તમારી પર આશીર્વાદ રસ્તા રહે હોવા જોઈએ કે હમા થયા જોઈએ ધ્યાન મળે તો આપણે નામ મળીએ કે હાલ બીજી દુકાન આપણે દુકાન પડે હે તને કેવું ને તમે ક્યારે બોલો છતાં જે રૂપિયા પહેલા તમે જોયેલા નહીં લોણ હિસાબે એના ફોકતા લક્ષ્મીજી ફોકતા અપમાન ના કહેવાય રૂપિયા ખરાબ કો કે ધ્યાન દોરો તો તાર નિરમાન ન કે અપમાન ન લક્ષ્મીને માન કર્યું કે જૂઠી વાત ના પહેન જાય શું કહું અને જાતી એ સમય અમે કે તે જ જૂઠો એકવાર કાપી દે અજા કેટલા સિકા ભેગો કરે કાપી દે આ જૂઠે ચારે ને એટલે બટે ખખડાઈ જો તે તો લેવો તે દેરી કો એમ ચાલવા દે કઈ બધી આપણે ચાલવા દે કે ભાઈ આ ફલાણો કુવો વૈષ્ણવ નો કુવો જૈન કુવો આ સાથે સૈતી વાળો ધર્મ વાળો કુવો આ બધા કયો કુવો હાથો જેમાં પડીએ તો મોક્ષ થાય તો પહેલા પાણી હતું એ પડતા હતા જીવતા ગયા હતા અત્યારે તો પાણી ગઈ બધા બધા હાથ પડતા હતા બધા એ કોઈ કુવામાં પડે બરાબર એટલે જ્યાં નિષ્પક્ષપાત હોય આવે એમાં હોત શું કહ્યું જ્યાં પક્ષપાત ન હોય તમને સમજ ભગવાન નિષ્પક્ષપાત એ છે પક્ષપાત બધા મતાત્યો ઝઘડા ઉભા કર્યા મતાત્યો ધર્મને વિરોધ કરી નાખ્યો શું કહે તમને લાગે મતા મતાત્યો ઝઘડા અને વેરે ફરી કરી નાખ્યો આ અમારું આ તમારું એટલે જમીનમાં મારી તમારી હોય ધર્મ મારું તમારું અને ભગવાન માં મારું કરું મારા ભગવાન તમારું કેમ લાગે ઊંચો બધું ઊંચો સંતોષ થયો થોડો ઘણો ઘૂંટતા આગળ આગળ અડધો કલાક છે ને તમે પૂરો લાભ થયો મારી પણ ઈચ્છા હતી કાલે મને કહ્યું તમે તો આવે બહુ સારું કહ્યું બહુ વખત ઈચ્છા હતી મળવાની મને કાગળ વંચાયા હતો વંચાયા એટલે પૂરું કર્યું આજે બીજું જે કઈ પૂછે પૂછી લો પછી તમારા તમારે તે આત્મા જાણવો છે કે અનુભવો છે આત્મા ખાલી જાણવા માટે કરવું કરવું છે કે અનુભવ હોવું છે ના ના મારે તો આત્મજ્ઞાન માટે જ મુક્તિ માટે આત્મજ્ઞાન માટે મુક્તિ માટે જ કરવું છે અનુભવો છે અનુભવો જયારે કે છે ને ત્યારે તમને કરી હતી શું કહ્યું તમે કહો અમુક ટાઈમ રજા છે બે દિવસ નીકળી જાય ઈચ્છા ત્યારે હા બિનદારી કરે પછી તો આ બધા મેનેજિંગ ડિરેક્ટર કર્યા જ્ઞાન આપે છે વખત એમનું રસવું પડે અને આજે એ તો આજ ટાઈમ નથી નહીં તો આજે તમે રોકડું કરી આપી નીકળે આજ બપોરે કરી આપીને પછી ગયો શું કરું આ ટાઈમ છે તમને ના હા ફરીવાર કે એટલે લગભગ સોળમી કે એવી આવવાના છે આઠમી થી દસમી દસમી થી કોલ સુધી અહીં રહેવાના સુરત જિલ્લામાં જ રહેવાના અહીં નહીં સવા લાખ અને તે આ ક્ષેત્રમાં નથી આપણા આપણા આપણા જે ક્ષેત્ર છે ને એના જેવા પંદર ક્ષેત્રો છે આના જેવા પંદર બીજા ક્ષેત્ર છે મનુષ્યો રહેવાનો મનુષ્યને માટે આપણા જે મનુષ્યો ખેતીવાડી કરી આ વેપાર કરું આપણા જે શું કરતા અહીંયા આગળ કર્યું ચાલે છે અને ત્યાં આગળ ત્યાં પણ ચાલે છે શું ત્યાં સચિવ ચાલતો નથી પણ ત્યાં કર્યું નથી શું કહ્યું ત્યાં એ ભગવાન છે તેમની મૂર્તિ આવી એટલે જીવતાની મૂર્તિ હોય એટલું બધું ફળ આપે ફળ આપે મેં કહ્યું છે મારી પાસે આ બધા મૂર્તિઓ મૂકવા ભરે મારી પછી મૂર્તિ ના બધી મૂર્તિઓ ગોઠવી પડી ધંધો શું મળે મને દીપતા પાછળ કામ કર્યું ને તમને હું એક ફર મારી નાખી દીપતા કરું પછી તમે રિયાજ કરો જ ના એક ફર મારી નાખો મારી નાખો એટલે શરીર મરી ના જાય અહંકાર મરી જાય મમતા મરી જાય પછી તો તો ખરો પછી ડ્રામેટિક જીવન રહે આપણું એટલે એક મિલ માલિક હતા મિલના માલિક કે મને દાદાજી ટાઈમ મળતો નથી હું આથી મારા મેનેજિંગ ડિરેક્ટર આઠ આઠ કલાક મારે કામ હોય છે હું તમે આ એક જ્ઞાન લીધા પછી આ જ્ઞાન કાઢ્યા પછી આત્મજ્ઞાન સમજ્યા પછી તમે પાંચ કલાકમાં જે આઠ કલાકનું કામ કરતા હતા તે પાંચ કલાકમાં તમે કરી શકશો એટલે શું જ વધારે પડશે શું કરું કારણ જાગૃતિ એ નિરંતર જાગૃતિ હોય આ અને આ જગત આપતું છે તે ઉઘાડી વાગે ઉગે છે શાસ્ત્રી ગાય ન પાડી પડી બોલે આ જરા ઉઘાડી આ ગુપ્તા જોયેલા છે લોકો ભાવો ભાવની સાધુ સુંદર બધા ઉઘાડી વખત ની જોડે એવું આ શાસ્ત્ર હોવા પડે કેમ કરું મને આવે આવે મને ઉઘાડી કેમ કહેવાનું છે ભાવ શાસ્ત્ર નું કે આ લોકો ઊંઘે જાગતા હતી પણ એની જાગૃતિ ક્યાં વર્તે છે કે મારા ઘરનું મારું આ ઓના આટલું જ માટે જ જાગૃતિ શું કરે પણ મારા પરલોક હું જઈશ ત્યાં તો શું થશે તેનું કઈ જાગૃતિ નથી કે આગળ જવાનું ને એની કોઈ પૂર્વ તૈયારીઓ એટલે આ લોક અને પરલોક નું બંને સાથે રાખે એમ જાગૃત શું કહ્યું તમે ને તેથી આ જાગૃત કર્યા ઉગાડી માટે સાથે કઈ રીતે દેશ નથી એક્ઝેક્ટલી કે છે તો સમજે તો એટલે આત્મજ્ઞાન એક સમજી લો ને એટલે બિગડ્યો આવી જાય પછી તે તમને જયારે આ ટાઈમ તમને આપીશું ત્યારે જે દિવસ અનુકૂળ હોય તે એમને કહી દેજો તો પછી તમારે ફક્ત તમારે ક્યાં આગળ છે તેનું મઢી મઢી મઢી મઢીમાં સુગર ફેક્ટરી છે સહકારી હા પણ બધી જ રીતે આપણે બારડોલી થી આપણે જવાનું બારડોલી થી બારડોલી વ્યારા જઈએ મઢી થી એમ માનો ને કે અમે કઈ આટલામાં હોઈએ તો કેટલા સુરત કેટલા માઇલ થાય સુરત ક્યાંથી ત્રીસ માઇલ ત્રીસ ત્રીસ હા હવે એ ત્રીસ માઇલ એટલે કિલોમીટર થઈ કલાક ટાઈમ ના લાગે તો જઈને આવી શકાય એ તો આવી શકાય પોણો કલાક કલાક જતો અને પાંચ કલાક હું તમને રવા દઉં બસ મારે બેહાડી રખાય ને એટલું તમારે પહેલું પાણી સાથે જવું પડે કોક કોક દાડો રોજ નહીં ડેલી નહીં ને કારણ એ ભૂલચૂક ના ભૂલચૂક સુધાર્યા પછી રાગે પડી ગયા પછી કશું નહીં સમજ એટલું કરવાની જરૂર છે એટલે ખરો હું તમને વિધિન ટુ અવર્સ બધું પાપો પાપો ભસ્મીભૂત કરી દઈશ બે કલાકનો તમારો આનંદ કાઢો પાપોને ભસ્મીભૂત કરી દઈશ અને પાપ ભસ્મીભૂત થાય ત્યારે જાગૃતિ ઉત્પન્ન થાય નિરંતર અને ત્યારે આત્મા પ્રગટ થાય આત્મા પ્રગટ થાય અને બીજા મુક્તિ મુક્તિ એટલે સંસારના દુઃખોથી મુક્તિ સંસારનું દુઃખ તમને અસર કરે નહીં આથી જાતિ ઉપાધિ હોય તમે સમાધિ મળો પછી એટલી બધા જોઈએ એટલી બધા કરતી આમ રહી જ કયા તમને વ્યારણ વ્યારણ જ પટેલ વસ્તી છે બહુ એમ છે બરોબર યારા બધું ગયેલો અમારે પારેલા પટેલ ને આપડા ડોગર થાય છે ને દાણા ચોખા કાઢવાની મિલ હોય છે ને ત્યાં આગળ ગયેલો ખરો કઈ સાલની વાત કરું છું nineteen thirty seven nineteen thirty seven ઉપાધિ કઈ દાદા તમને તને નિરંતર યાદ રહ્યા કે શું તે ઉપાધિ ઉપાધિ રહી નિરંતર એકદમ બોલાવીને એવા દાદા યાદ એ તો બહુ આનંદ વિષય રહેશે એ તો બહુ આનંદ વિષય રહેશે નિરંતર ઘણા ઘણા પાંચ હજાર માણસો નિરંતર દેખાયા છે રાતે ચીતે ધોળે રાતે ચીતે કર્યું બે વાતો કરો વળદ લખી લો એવું છતાં એ આશ્ચર્ય નથી શું કર્યું અહીં ચમત્કાર નથી ચમત્કારી માણસ ચમત્કાર એ મોરખ બરાબર ધંધો છે શું કર્યું અને મારે પણ લોકો શું કે દાદા આ ચમત્કાર કર્યો તમે આ ચમત્કાર કર્યો ચમત્કાર નથી એ મારું યશ નામ કર્મ છે શું કે યશ નામ કર્મ આ તમે કોઈ કામ કરો તો તમને અબ્જેક્ટ મળે છે ના અબ્જેક્ટ કરો કામ કરવા છતાં દસ કહેવાય એ તમારું અબ્જેક્ટ નામ કર્મ કહેવાય શું કહેવાય એવું કર્મ બની ના આવ્યા કે તમે કામ કરો તો અને કામ નતો કરતો તો મને તે કપ્પા આવે શું કહ્યું જે જ્ઞાન તમે ના આવ્યો ને ત્યાં સંસ્થાની વાત આમ આ થયા ને કમ્પ્લેટ વગેરે છે ચાલે તમે કરી મેં તો મારું ના થાય કર્યું મારે થાકી જવા ગઈ પડે સંદાસ સારા હાડી થાય આમ પગ ના જાય કર્યું તમે સમજ બધું યશ નામ કરવું એના બધી જાતના કામ થાય પાછું તમારી મુશ્કેલી ઘડી આવે મુશ્કેલી બધી રોગ તમે જાગ્યો એટલે સમજી લો એ ત્યારે નુકસાન કરતા ફરી કરતો ભૂલ જાય આ લોક કરવા છે અત્યારે મુશ્કેલી ભંકારો કરવા માટે પહોંચે મુશ્કેલી આવે શું કરું માનવી લઈ જાઓ ભાદરણ બેન છે મારા કોયડા દીકરી થયા મારા કોઈના દીકરી થયા તમારા અહીંયા નવસારી કોઈના દીકરી દીકરી થાય તમને મગનભાઈ પહેલાથી હે ચંદ્રભાઈ પહેલાથી હતા ને ચંદુભાઈ ગયા રતિભાઈ ગયા રતિભાઈ ગયા બધા વાત અને બીજા પ્રશ્નો પણ પૂછે છે બીજા આપણે તાત્કાલિક એ તો હમણાં તો વહેલા પણ એમની પેલી ફેક્ટરી છે તે હમણાં બંધ છે અડતાલીસ થી એમની ફેક્ટરી હમણાં અડતાલીસ થી બંધ છે એટલે કામમાં બહુ હતા એટલે એમનાથી નહીં અવાયું હડતાલ નથી એટલે અત્યારે એમને પેલું વહેલા જવાની વહેલા જવું પડે એવું છે નીતિ પાછા રોકાણ જવાબદારી દ્વારા કામની જોખમદારી હું સમજુ ને કામની જોખમદારી રોકીએ તો સંકલ્પ મુક્ત મને રાખવા મુક્ત બને જો આવી ગયા દર્શન કરી ગયા ને તે બહુ જે મુક્ત પુરુષ નો દર્શન આ બધી રૂપિયા કરતા વધારે કિંમતી છે મુક્ત હોય શકે નહીં કોઈ તું કે હું એટલે શરીર નો માલિક નહીં વાણી નો માલિક નહીં મન નો માલિક નહીં તો માલકી ની વાત તમે પાર્વતી તરીકે પાર્વતી ફરજો બજાવે હા અંબાલાલ પટેલ હું પાર્વતી ફરજો બધી બજાવ છું જયા બેન વ્યવહાર કરી કરે વ્યવહાર કેવું ના કરી વ્યવહારમાં આદર્શ પ્રકાર કેવું અમારો વ્યવહાર આદર્શ હોય ટોપ ક્લાસ એવો વ્યવહાર ના હોય અમારો વાઇફ તોતેલો ન હોય એમને શું એમ કરતા છે અમારા પણ કરતા છે ના અમારું મધ્યસ્થ ચાલી હતી અત્યારે જોડે એ તો અત્યારે હું થયો એ નિરાતે જોડે રહ્યા દર્શન કરાવડો પાછો મારો આમ કરીને કરવું પડે આમ પગું ચલું અહીંયા આગળ અડાડી દર્શન કરવું એમને આ મોક્ષ દેવ નું નામ દીધેલું મારી પર મારે મોક્ષ છે એટલે આદત લેવા નથી આડોશી પાસે પૂછતા દે તારે શું કહે તારે આપણે આ બધા બીજા લોકો આડોશી પાસે પૂછ્યા દઈએ અહીંયા આવ્યો વાત જ બધો બહુ નલાયક છે કે આધાર <laughs> તો વ્યવહાર લગભગ પચાસ હજાર પોણો લાખ માણસ આવે પડશે આપડો કાયદો કઈ જાતનો નો નો નો નો નો No law, law. No law, law. Law નહીં કરતો ચાલે છે કોઈ તેનો કાયદો નો છતાં અહીં કોઈ પણ કર્યું નથી કોઈ વિનય ની વાત ચાલ્યો હા ભાઈ બધા જે પરમ ચડે દે ત્યાં એ વાંધો નથી ના એટલે હું આગળ એક જગ્યાએ ગયો હતો નાની ઉંમરમાં આભલા તે હું થાકી ગયો આમ કર્યું બેઠો આમ આમ બેઠો આમ કરી આવું ફરી નહીં આવું આ બધા કાયદા વાળા કેવા એ કાયદા આપણું કલ્ચર કોઈ દર કાયદા સરકાર ધર્મ નો કાયદો હોતો ધર્મ બારોટિયા જગ્યા છે સરકારને જઈ બાયોટિયા બધું જાતિ હતી સમજું ને પણ જો બધા કાયદા છે ને એ પૈસા અમદાવાદ અહીં કાયદો તને અધ્યાયમાં આવે ત્યાં વિજીલી બે હોવ શું બધું પણ એક એક વસ્તુ અમારી હોય છે એક જ એને કહેવામાં આવે છે કે હું કઈ જાણતો નથી બરનાર પુસ્તક લાવું પેલા બીજું પુસ્તક લાવો બીજા કિંમત કરો શું કિંમત લખી કિંમત કિંમત ના કિંમત એ નથી આગળ શું કિંમત છે બસ જાણતો નથી જો જાણતો હોય તો અહીંયા આવવાની તારે જરૂર નથી શું તો આમ કે ફરી જાણવું ના પડે શું કહ્યું ફરી જે જાણવાની ભૂખ રહેતી હોય તે જાણ્યું જ નથી શું કહ્યું અને આ જાણ્યા પછી તારે ફરી જાણવાનું કશું રહેતું નહીં તારી ભૂખ મટી જશે શું કહ્યું એટલે વાક્ય બરોબર છે આ છેલ્લું સ્ટેશન છે એ હું કઈ જાણતો નથી એવું લઈને આવું તો તારું જાણવાનું તું કહું મારા ઘોટવામાં પાણી નથી તો હું કહું તારે લે રેડી આવું પણ તું કહું મારે ઘોટવામાં પાણી જતું ઓછી રેડું તકે અડધો છે તે પૂરો કર્યા નથી ના એ તારું પાણી કઈ જાતનું હોય મારું કઈ જાતનું પાણી હોય નહીં જતું રિઝાઇન થઈ જાય એટલે તું આ ગળા હતા ને કે મારે ઘરનો ગળો પી આપો આપો શું થાય એટલે આને અને ફરક નહીં બસ એટલે આ બધા નિર્ણયમાં જ હોય એટલે તમારે કઈ કાયદો જોઈએ ને બહારગામ જઈએ હજારો માણસની જાત્રાઓ જાય છે વીસ વીસ પંદર પંદર શબ્દ બસો હોય એક શબ્દ કોઈ કોઈ ને કશું અર્થ જ નહીં હોય જતું શરૂ થઈ ગયા જમે કરે પણ કોઈને એમ ના લાગે કે આ લોકો મતભેદ પડે મતભેદ હોય જ નહીં અમારા આ ટોળામાં મતભેદ જ ના હોય મત કોને હસતા કોને મતભેદ હા આ બહુ લોહી જાતું છું શું છે આખું બ્રહ્માંડ મારું છે આખું મારે તો મનુષ્ય દેખાય છે જગ્યાએ પણ જેટલું અત્યારે દેખાય છે બાઉન્ડ્રી તો દેખાય છે બાઉન્ડ્રી દેખાય છે બધે ભાવથી બધે તો તમારે તમને તમારે તો વાત કરું બીજા જોડે જ વાત કરું અમો આવ્યો નહીં છતાં મારો મારો નથી એવું મારે કહેવાય ને હું અભેદ ભાવ નથી વાત સાથે અમેરિકામાં જાઉં છું આખો દિવસ બધે ફરું છું અને અમેરિકા વાળા લખીએ બુક લખશે કે તમે અમુક દિવસ આવી મને છે તે વિધિ કરાવી ગયા ખબર બીજી થોડી વાત કરો પુસ્તક નો લો લો કયો કાયદો નો લો લો ખરો પણ નો લો હું તમને આપો પુસ્તકો હા આ લઈ છે મગનભાઈ નામ ને હા મગનભાઈ હા આ લઈ આવ્યા છે તેને આપીએ આપણે આ પુસ્તક લાવે છે જે હોય આપો પછી બીજા આપશે